એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરી આવો મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જુનાગઢમાં બેઠા બેઠા રુદ્રીબહેન વાર્તા સાંભળે છે આવો આવો રુદ્રીબહેન તમે તો રોજ બધાને વાર્તા અને બાળગીતો સંભળાવો છો તો સાંભળો ત્યારે આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હો ધ્યાનથી સાંભળજો ઝવેરચંદ મેઘાણીની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે ચંદ્ર અને બુનો ચીન દેશમાં એક રાજા રાજ કરે હો તેને હતો એક પ્રધાન આ પ્રધાન બહુ શેતાન રાજાના રાજમાંથી ખૂબ ખાઈ જાય રાજા બિચારો ભોળો એટલે પ્રધાનનું આ કપટ સમજે નહીં હો રુદ્રીબેન રાજાએ એક બીજા દેશના રાજાની કુંવરી સાથે લગ્ન કર્યા નવી રાણી જેવી સ્વરૂપ પણ એવી ચાલાક અને ચતુર રાજાજીના રાજના કામકાજમાં પણ એનું ધ્યાન પડે હો રાજની બધી વાત સમજે એને પરણીને રાજા બહુ સુખમાં દિવસો ગુજારતા પણ પ્રધાનની લુચ્ચાઈ હવે ચાલતી નહોતી કેમ કે રાણીની આંખમાં ધૂળ નાખીને કાંઈ થઈ શકે તેવું નહોતું પ્રધાન તો ખટપટ આદરી પ્રધાને હો ભાઈ રાજાજીના કાન બંભેર્યા કે રાણી તમને મારી નાખીને પોતાના ભાઈને રાજગાદીએ બેસાડશે ખોટા સાક્ષીઓ ઊભા કરશે બનાવટી કાગળિયા બનાવ્યા અને ઝેરના લાડવા પણ તૈયાર કરાવ્યા છે રાણીએ પ્રધાને તો આવા કાન બંભેર્યા ભોળો રાજા તો ભરમાઈ ગયો હો બિચારો અને હુકમ કરો કે રાણીને વનમાં મૂકી આવો વનમાં જંગલમાં રાણી તો બિચારી ચોધાર આંસુ પાડતી વનમાં ચાલીને સાથે નાના બાળક અને એક વિશ્વાસુ નોકર હતો સાથે હો ઘોર જંગલ રાત પણ પડી ગઈ નોકર કે માજી તમે અહીં બેસો તો હું વનમાંથી થોડા લાકડા વીણી આવું લાકડા હો રાતે તમને ટાઢ વાસે વળી જંગલી જનાવર પણ આવે લાકડાનું બળતું તાપણું હશે તો જ રાત આપણી નીકળશે એમ કહીને નોકર તો ગયો વનમાં લાકડા વીણવા રાજાની રાણી ફૂલ જેવા તો એના પગ હતા હો રુદ્રી મહેલ બહાર કોઈ દિવસ પગ નથી મૂક્યો ટાઢ તડકો દેખેલ નથી આજ આખો દિવસ ચાલી ચાલીને એ તો થાકી ગયેલી એટલે ઊંઘ આવી ગઈ બિચારીને હો પડખામાં બે નાના બાળકો એનું દૂધ પીતા પીતા સૂઈ ગયા માનું દૂધ પીતા પીતા થોડીક વારે રાણી જાગીને જુએ ત્યાં તો એણે ચીસ પાડી એણે શું જોયું એક મોટું રીંછ એના છોકરાને મોઢામાં પકડીને ઉપાડી જાય છે ભાઈ ચીસો પાડતી પાડતી રાણી તો એ રીંછની પાછળ દોડી દોડતા દોડતા કેટલે આગે નીકળી ગઈ હો દૂર સુધી આ તરફ એવું બન્યું કે એ જ રાણીના બાપનો દેશ નજીક હતો ત્યાંથી એનો ભાઈ વનમાં શિકારે નીકળેલો એ રાજા ત્યાં આવી પહોંચ્યો ઝાડની નીચે જુએ ત્યાં તો એક સુંદર બાળક સૂતેલું રાજાને થયું કે ઓહો આ તો કોઈ દેવાંગનાનો અપ્સરાનો દીકરો લાગે છે એમ કહીને એ છોકરાને પોતાના દેશ લઈ ગયો હવે રાણી તો ખૂબ ભટકી પણ રીંછ હાથ ન આવ્યું ત્યાં તો એને સાંભળવું કે અરે રે આ મારું બીજું બાળક એ ઝાડ નીચે પડી રહ્યું છે વળી ત્યાંથી એ પાછી દોડી અને આવી એ ઝાડ નીચે ત્યાં તો બીજું બાળક પણ ન મળે હો હાય હાય હાય હાય મારા બે છોકરાને ઉપાડી ગયા એમ કહીને એ તો ખૂબ રડી ભાઈ એવી જુમાન રાણીને છાતી ફાટ રોતી સાંભળીને જંગલના ઝાડવા પણ જાણે એની દયા ખાતા હતા હો પવન પણ થંભી ગયો અને આકાશમાં પૂનમનો ચંદ્રમા એકી ટસે એની સામે જોઈ રહ્યો નોકર પણ આવી પહોંચ્યો એણે કહ્યું માજી તમારા ભાઈનો દેશ અહીંથી આગે નથી ચાલો ત્યાં જશું રાણીએ કહ્યું કે ભલે પણ એના દુઃખનો પાર નહોતો થોડીક વારમાં તો એક લોખંડના દાંતવાળો અને લોખંડના હાથ પગવાળો રાક્ષસ આવ્યો ધમ ધમ ધમ કરતો એ નોકરના ગદાથી મારીને રાણીને ઉપાડી ગયો હવે આ તરફ રીંચ એ છોકરાને પોતાની બખોલમાં લઈ ગયો ત્યાં એના બચ્ચાની પાસે બાળકને મૂક્યું બચ્ચા ભૂખ્યા હતા પણ કોણ જાણે શું થયું કે બચ્ચા તો એ બાળકને ખાઈ નહીં ભાઈ ઉલટા એને શરીરે ને મોએ ચાટવા માંડ્યા હો એ બાળકને પણ બહુ જ આનંદ થતો હતો એટલે એ તો હસવા લાગ્યો હાથ લાંબા કરીને રીંછના બચ્ચાની ડોકે વળગવા લાગ્યો રીછણને પણ બહુ જેત ઉપજ્યું હો ભાઈ પ્રેમ આવ્યો પછી પોતાના બચ્ચાની સાથે સાથે એ છોકરાને પણ રીછણ એનું દૂધ પીવરાવા લાગી હો પોતાનું દૂધ પીવરાવા લાગી એ છોકરો પછી તો મોટો થવા આવ્યો ઓહો શું એ છોકરાનું જોર રુદ્રી જંગલના કોઈ જનાવરને જુએ કે એ તો દોડીને એનો જીવ લેવા મોટા મોટા રીંછ સાથે કુસ્તી કરે બોલો છોકરાઓ આખા જંગલના જનાવર એની પાસે ગરીબ ગાય જેવા એક તો રાજાનો છોકરો એમાં વળી રીંછનું દૂધ પીને મોટો થયો દિવસ જતા ગયા તેમ તેમ એનો ત્રાસ વધતો ગયો જંગલમાં કોઈ માણસ પગ મેલી ન શકે એના લાંબા લાંબા વાળ મોટી મોટી દાઢી હાથ પગના નોર વધેલા અને સાવ નાગો પૂગો હો જંગલમાં તે કપડાં થોડા પહેરે આખા વન ધ્રુજાવે પણ હો લોકોએ એનું નામ પાડ્યું ગુનો કેવું ગુનો બીજી તરફ એવું બન્યું કે બીજા છોકરાને રાજા ઉપાડી ગયો અને એનું નામ પાડ્યું ચંદ્ર કેમ કે તે દિવસ પૂનમની રાત હતી ભાઈ ચંદ્રને રાજા પોતાના દીકરાની જેમ રાખે ચંદ્ર દિવસે ન વધે એવો રાતે વધે અને રાતે ન વધે એવો દિવસે વધે એનું રૂપ તો ક્યાંય માય નહીં રાજાએ એને ભણાવ્યો હે ને મોટા મહારથીના પણ માન મુકાવે એવો ચંદ્રકુમાર થયો ભાઈ દેશમાં પોકાર થયો કે જંગલમાં કોઈ માનવીના રૂપવાળું રીંછ રંજાડ કરી રહ્યું છે માણસ જેવું દેખાય છે મોટા રસ્તા બંધ થયા છે ગામડા ઉજ્જડ થયા છે ને માણસો ખોવાયા છે માણસો રાજાજી સભા ભરીને કહે કે રીંછને મારવા કોણ જાય છે સભામાં બધાના મોઢા ઉતરી ગયા ભાઈ કોઈ બીડું એ ઝડપે નહીં કે હું જાઉં હું જાઉં કોઈ કે નહીં ત્યાર પછી ચંદ્રકુમાર કે કે એ તો મારું કામ જંગલમાં ચંદ્રકુમાર એકલો ચાલ્યો હો બાળકો ઢાલ તરવાલ બાંધેલી એટલામાં તો હું હું હું કરતો ગુનો આવી કોણ છો ભાઈ કોણ જાણે કેમ ચંદ્રકુમારના મનમાં એને જોઈને હેત આવ્યું એને થયું કે અહો આ પ્રાણીને મારી નખાય નહીં એને તો પકડીને હું મારા રાજમાં લઈ જઈશ રાજમાં બુનાએ તરાપ મારી ઘડી એક પલમાં તો ચંદ્રકુમારના પ્રાણ જાત પણ એ બહાદુર કુમારે તરત જ પોતાની ચકચકતી ઢાલ આડી ધરી ભાઈ એકદમ ગુનો પાછો હટો એ ચકચકતી ઢાલમાં એણે પોતાનું રૂપ જોયું એને થયું કે ઓહો હું તો શું માણસ જેવો છું એકદમ એનું જનૂન ઓછું થઈ ગયું ચંદ્રકુમાર ફાવ્યો એણે બુનાને તરવાર ભોંકી થાકીને બુનો પડી ગયો ચંદ્રકુમાર કહે ચાલ મારી સાથે બુનોના મનમાં માનવીના જેવી મમતા વછૂટી ઓ ભા એ તાયું પ્રેમ આવ્યો એ ચંદ્રકુમાર સાથે પાળેલા પ્રાણીની પેઠે ચાલ્યો ગયો રાજમાં આવ્યા ત્યાં તો લોકોની દોડા દોડ માં છોકરો મૂકીને ભાગે પત્ની પતિને મૂકીને ભાગે વેપારી દુકાન છોડીને દોટ કાઢે ચંદ્રકુમાર બુનોને લઈને જ્યાં રાજ દરબારમાં જાય ત્યાં તો બૂમા બૂમ થઈ રહી ભાઈ ચંદ્રકુમારે કહ્યું બીસો નહીં બીસો નહીં બુનો આપણો દોસ્ત બન્યો છે પછી તો નાના નાના છોકરા પણ બુનોની પાસે આવે ને એને પંપાળે હો રુદ્રી બુનો એના મોઢા ચાટે કોઈનો ઢોર છોકરું વળી એને લાકડી પણ મારી જાય પણ બૂનો તો બોલે નહીં ચાલે નહીં અને બેઠો બેઠો હસ્યા કરે હા દિવસો સુખમાં કાઢે છે ત્યાં વળી માણસોના ટોળા અને ટોળા પોકાર કરતા આવ્યા કે એક લોખંડનો રાક્ષસ આવીને માણસોને મારી જાય છે કોઈ રક્ષા કરો કોઈ રક્ષા કરો લોખંડનો રાક્ષસને કોણ મારવા જાય સૌ કે મોકલો આ બુનોને બેઠો બેઠો ખાધા કરે છે અને આ રાજકુમારને પણ મોકલો એને આવડો મોટો પગાર છે અને વળી પોતાના પરાક્રમનું એને બહુ જ ગુમાન છે હવે જોઈ લેશું કે એનામાં કેટલું પાણી છે મોકલો બંનેને બુનો ચંદ્રકુમાર તો તૈયાર થયા હો બાળકો મંડા ચાલવા કેટ કેટલા વન વિંધ્યા કેટ કેટલા ડુંગર ચડ્યા કેટલી મોટી મોટી નદીઓ તર્યા પછી આવ્યો એક લોખંડનો પહાડ આખો પહાડ લોઢાનો લોખંડનો ઝાડનું એક તરણું એ નહીં સૂરજના તાપમાં તપી તપીને પહાડ તો રાતો ચોર થયેલો હો એ પહાડની અંદર લો પૂરી નામે નગરી નગરીને દરવાજા રાક્ષસોની ચોકી ને મોટા મોટા ઘંટ બાંધેલા આ બે ભાઈઓ પહોંચ્યા ત્યાં તો ઘંટ ટણ કરતા વગડવા લાગ્યા ઘડી વારમાં તો લોખંડનો રાક્ષસ આવી પહોંચ્યો આ બે જણાને જોઈને તો ખૂબ હસો તમે મને મારવા આવ્યા છો ઠીક આ ઝાડ ઉપર મારી ઢાલ લટકે છે એને જરા ઉપાડો તો ખરા કેટલું જોર છે તમારામાં જોઈ લઉં હું પણ ચંદ્રકુમાર ઢાલને ઉપાડવા ઉઠ્યો રુદ્રી પણ ઢાલ જરા કઈ ચસકે છે નહીં હલી પણ નહીં ને ચલી પણ નહીં ભોઠા પડી ને ભાઈ સાહેબ પાછા વળ્યા રાક્ષસે કહ્યું આવો બેટાજી તમે એટલે બુનોએ આખા ઝાડને જાળીને હલાવ્યું હલબલ હલબલ કરતું કડકડ કડકડ કરતું ઝાડ નીચે પડ્યું ને ઢાલ નીચે પડી આખો લોઢાનો પહાડ ધ્રુજી ઉઠ્યો હો લોખંડનો પહાડ રાક્ષસના શરીરમાંથી જોર ચાલ્યું ગયું રાક્ષસ તો બિચારો મરવા જેવો થયો મરતા મરતા બોલો કે અરે મારું મોત આ ઢાલમાં હતું આ ઢાલને ઉપાડનાર કોઈ જેવો તેવો ન હોય મને વરદાન હતું કે જંગલના જનાવરનું દૂધ પીને જે માણસ ઉછરો હશે એને હાથે જ હું મરીશ રાક્ષસ તો મરી ગયો ચંદ્રકુમાર અને બુનો એ નગરીમાં ગયા ત્યાં તો મોટા મોટા બંદીખાનામાં અપરંપાર માણસોને પૂરેલા જોયા બધાને ચંદ્રકુમારે છોડ્યા એક ઠેકાણે એક સુંદર બાઈ બેઠી બેઠી રડતી હતી એના હાથ પગમાં બેડીઓ બાંધેલી કુમારે બેડીઓ છોડીને પૂછ્યું મારી તમે કોણ છો બાઈએ કહ્યું હું ચીન દેશના રાજાની રાણી છું મારા પતિએ મને વનવાસ દીધો મને વનમાં મોકલી મારા છોકરા જંગલમાં ખોવાણા આજ વીસ વર્ષ થયા હું અહીં પડી પડી રડું છું અહીં એક વામનજી પણ છે વામનજી એને તમે છોડાવો ઠીંગુજીને આગે એક પથ્થરની મોટી મૂર્તિ ઊભી હતી ત્યાં એક વામનજી બેઠેલા એણે કહ્યું કે તમે મને છોડાવો છો તેથી હું પણ તમને એનો બદલો દઈશ એમ કહીને એણે પથ્થરની મૂર્તિને ટકોરા માર્યા ટક ટક ટક અને પૂછ્યું હે મૂર્તિ કહે આ કોણ છે મૂર્તિને તો વાચા ફૂટી એ તો બોલતી થઈ એણે ચંદ્રકુમારને કહ્યું તને ખબર છે તારા મા બાપ કોણ ચંદ્રકુમાર કે ના ઓ દેવી મને બધાય નમાયો કહે છે મારી તો કોઈ માં નથી એવું કહે છે મૂર્તિ કે આ સામે ઊભી એ તારી માં તારો ભાઈ બતાવું આ સામે ઊભેલો ગુનો તારો ભાઈ પેલી ભાઈ કે ઓ દેવી મૂર્તિ મને બધો ભેદ સમજાવો પછી તો રુદ્રીબેન મૂર્તિએ બધી માંડીને વાત કહી તમને ખબર છે ને એ બધી માં અને બે દીકરા ખૂબ ભેટા ત્રણેય જણા રાજમાં ગયા ત્યાં ખબર મળી કે આ તો આપણા મામાનું રાજ મામા પણ બેઉ ભાણેજોને ખૂબ ભેટા બે કુમારોને લઈને રાણી તો ચીનમાં ગયા ચીનના રાજાએ પણ રાણીને વનવાસ કાઢ્યા પછી સાચી વાત જાણી એટલે પ્રધાનને દેશ નિકાલ કર્યો એણે તો પોતાની રાણીને મરી ગયેલી જ માનેલી રાણી ઓ રાણી એવા પોકારો કરીને તો ઝૂરતો હતો ત્યાં એને રાણી આવ્યાના સમાચાર મળ્યા હો જઈને રાણીના પગમાં પડી ગયો કુંવરોને રાજ સોંપીને પોતે તો ઈશ્વરનું ભજન કરવા માંડો ભાઈ તો રુદ્રીબેન આવી હતી આ ચંદ્ર અને બુનોની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો તમે તમારા ભાઈ બહેન ને બહેનપણીઓને કહેજો પાછા આ વાર્તા હો ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો ત્યારે